હેલો હેલો જેજે હા બોલો વિદ્યાપીઠ પરથી હું મીતા કરું છું હા કરો વીસમો શ્લોક સ્કંદાર્થ છે પ્રથમ સ્કંદમાં અધિકારનું નિરૂપણ કરેલું છે જેમાં એક વાત કેવી હતી આપણે કંદાર્થ વગેરે લઈ રહ્યા છીએ ને એમાં બહુ વિસ્તારની અપેક્ષા નથી બસ આપણને ખાલી એ યાદ રાખવાનું છે કે કયા વિષયને લઈને આપણે ચલી રહ્યા છીએ એમાં મુખ્ય વિષય કયો છે અને અત્યારે આપણે ક્યાં છીએ એટલે અપેક્ષા એટલી છે કે શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ કરનારો આ પ્રથમ સ્કંદ છે એના ત્રણ પ્રકરણો છે હીન અધિકાર મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકારનો એમાં પ્રથમ ત્રણ અધ્યાયમાં હીનાધિકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે એના પહેલા અધ્યાયમાં શૌનક વગેરે જે છ પ્રશ્નો કર્યા હતા એ છ પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નના ઉત્તર આગળ કહેવામાં આવ્યા અને બાકીના જે અવતાર સંબંધી જે પ્રશ્નો છે એનો ઉત્તર આ અધ્યાયમાં થઈ રહ્યો છે તો આટલું આપણે નિરૂપણ માત્ર અપેક્ષિત છે તે પછી અવતારોનું નિરૂપણ થઈ ગયું અને અવતાર ના કથન કે એનું જે વર્ણન કરે છે એને જે ફલ થાય છે એ ફલ કથન કર્યું ઓગણત્રીસમાં શ્લોક સુધી અને ત્રીસમાં શ્લોકથી હવે આગળ વિષય ચાલી રહ્યો છે એમાં ભાગવતાર્થ નિબંધનો સંદર્ભ આપણને ખાલી એટલો જ લેવાનો છે જે અત્યારે આપણે શ્લોક લઈ રહ્યા છીએ એના સંબંધમાં ત્યાં કંઈ કહેવામાં આવ્યું હતું અને ત્યાં આપ તમે જોઈ શકો છો કે તમારી પાસે જે જૂની પુસ્તક હોય તો પચીસમાં એના પૃષ્ઠ ઉપર ચોવીસ પચીસના કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ શ્લોકો છે એનાથી અવતાર ધારણ કરવાનું સામાન્ય પ્રયોજન કહ્યું અને આ પ્રયોજન તથા શ્રી ભાગવત જણાવ્યું એની વચ્ચે નીચેના હવે ચાર વિષયો કહેલા છે જે ત્રીસ થી ત્રીસ એકત્રીસ અને બત્રીસ શ્લોકમાં છે લેવાના છે એમાં આ ત્રણ શ્લોકથી ભગવાનનું મહાત્મ્ય જણાવવામાં આવે ત્યારે જીવની મુક્તિ થાય છે તેથી મુક્તિ થાય તે માટે આ શ્લોકોથી જીવનો બંધ અને ભગવાનનું મહાત્મ્ય જણાવેલું છે તો જીવનું બંધન એની મુક્તિ અને એ મુક્તિ કરાવનારું પ્રભુનું મહાત્મ્ય આ વિષયનું નિરૂપણ ત્રીસ એકત્રીસ અને બત્રીસ આ ત્રણ શ્લોકોમાં કરવામાં આવશે એ આના સંબંધમાં થયેલું ભાગવત હવે તમે મૂળ લ્યો હવે શ્લોક બોલું છે જી હા બોલી લો જીવની મુક્તિ માટે નું અહીંયા મહાત્મય જણાવવામાં આવે છે ત્રીસમા શ્લોકમાં એતદ રૂપમ ભગવતો યર ઉપશ્ય ચિદાત્મના માયા मायागुणैः विरचितं महदादिदिरात्मनि અરૂપ ચૈતન્ય રૂપ ભગવાનનું આ રૂપ અરૂપ ચૈતન્ય રૂપ ભગવાનનું આ રૂપ માયાના ગુણો વડે મહતત્વ વિગેરે વડે પોતાની અંદર રચેલો છે ઉત્થાનિકા રહી જજે હા કરી લો ઉત્થાનિકા એવી રીતે પોતાના અંશાવતારો પરિકર સહિત પુરુષનો અવતાર કહીને નીચેના શ્લોકથી આરંભી પાંચ શ્લોકથી તે સંબંધી વિચાર કરે છે એટલે શંકા અને તેનો નિરાશ કરી ઈચ્છેલું સાબિત કરવું એ વિચાર અહીંયા બતાવે છે એતદ રૂપમ ભગવતો હ્ય રૂપસ્ય ચિદાત્મન मायागुणैः विरचितं महदादिवी રાત્મની અરૂપ ચૈતન્ય રૂપ ભગવાનનું આ રૂપ માયાના ગુણો વડે મહતત્વ વગેરે વડે પોતાની અંદર રચેલું છે આ બ્રહ્માંડાત્મક ભગવાનનું રૂપ સત્વની ઉપાધિવાળા પૂર્ણ બ્રહ્મનું જ છે કારણ કે દિલ વિના બીજે આત્માનું અસ્તિત્વ પ્રાપ્ત થતું નથી બ્રહ્મ રૂપ વિનાનું જ છે કારણ કે તેનું નિરૂપણ કરનારા વાક્યોમાં તે પ્રધાન છે જે બ્રહ્મસૂત્રમાં જણાવ્યું છે એ ન્યાય બ્રહ્મને પોતાનો દેહ નથી તેનું કારણ કે તે માત્ર ચૈતન્ય રૂપ છે દેહ જડ જ હોય છે આકાર વિનાના કેવળ ચૈતન્યને દેહ હોતો નથી એવો ભી એટલે ખરેખર શબ્દનો અર્થ છે ત્યારે બ્રહ્માંડ તેમનો દેહ કેમ છે એવો પ્રશ્ન થાય તેથી માયાના ગુણોએ રચેલું એમ કહેલું છે વૈષ્ણવ તંત્રમાં માયા આદિદૈવિકની શક્તિ છે તેના જ સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો છે એટલે કે એનાથી એ શક્તિથી ઉત્પન્ન થયેલા ગુણો છે એ શક્તિ ગુણવાળી નથી એવો અર્થ અહીં બતાવે છે તે ગુણો થી જ મહતત્વ વગેરે ઉત્પન્ન થયેલા છે તેમને પોતાના શરીરમાં ભગવાનનું શરીર રચેલ છે એવા પ્રયોજનથી આ ભગવાનનું શરીર છે અને અહીં પ્રગટ થયેલા ભગવાન ભજન કરવા યોગ્ય થશે પછી મહતત્વ વગેરે ઉપરની કૃપાની કૃપાને લીધે ભગવાન અહીં થી સન્નિહિત પ્રગટ થયા અને તપેલા લોડાના ગોળામાં અગ્નિ રહે તેમ રહેલા છે એમ જાણ એટલે એમ અહીંયા એવું કે છે કે બ્રહ્માંડ બ્રહ્મ તો છે એ ચૈતન્ય રૂપ છે અને એ ચૈતન્ય રૂપ છે એટલે એને દેહ ન હોય તો પછી અહીંયા દેહ છે એવું કેમ કહ્યું છે તો એવું કહેવા માંગે છે કે એ સત્વની ઉપાધિથી દેહ બન્યો છે અને એ જળ છે દેહ બ્રહ્મનો દેહ જળ બતાવે છે એટલે સત્વની ઉપાધિ તો સત્વની ઉપાધિ એ આદિદૈવિક શક્તિ સત્વ રજસ અને તમસ ત્રણ ગુણો કયા એના દિવ્યાંશ તારે ત્યાંથી અવાજ બહુ આવે છે તું તારો ફોન બંધ કરી દે મ્યુટ કર અહીંયાથી મારાથી થઈ નથી રહ્યું હા કરો ભલે હવે એટલે અરૂપ ચૈતન્ય રૂપ ભગવાનનું રૂપ અરૂપ છે એટલે બ્રહ્મનું કોઈ રૂપ નથી તો પછી આ ભગવાનનું રૂપ માયાના ગુણો વડે બન્યું છે એટલે એમનો દેહ બતાવ્યો છે કે ભગવાનનો બ્રહ્મનો દેવ દેહ બ્રહ્માંડ બ્રહ્માંડાત્મક જે દેહ છે તે સત્વની ઉપાધિથી બનેલો છે અને એ સત્વ ભગવાનની આદિદૈવી શક્તિ છે જેમાં સત્વ રજત ત્રણ ગુણો છે અને એના એ તે ગુણોથી મહત્વ વગેરે ઉત્પન્ન થયા છે અને એનાથી આ દેહ રચાયો છે એવું સમજ પડે છે મને હા હા કે આગળ નથી ખબર પડતી શરીરમાં જ ભગવાનનું શરીર રચાયેલું છે પોતાના શરીરમાં હા હવે આ વિષયમાં કરો ચર્ચા જેમને જે કંઈ કેવું પૂછવું હોય તો વધારે સ્પષ્ટ થશે हेलो जजे हाँ जजे यहाँ पे ये समझ में नहीं आया पक्षी महतत्व वगैरह ऊपर ની कृपा ने लीजिए तो ऊपर से यहाँ पे क्या क्या मतलब बोलना चाह रहे हैं ऊपर की कृपा ने लीजिए भगवान कही आदे थी सन्नी सन्नीत ये लाइन समझ में नहीं आई बोलो जमने स्पष्ट थे प्रयास करो हेलो હાજી એટલે એવું સમજાય છે કે આ જે મહતત્વ ને એ બધું જે છે એ ઉપર એટલે મહત્વત્વની ઉપર કૃપા થઈ છે એમ એટલે જે સત્વ રજ અને તમ ગુણ વાળી જે માયાની માયા જે હરિદેવી શક્તિ છે એ ભગવાનની શક્તિ છે એટલે પ્રકૃતિના રૂપમાં અને જે ચૈતન્ય છે ભગવાનનું તે બ્રહ્માંડમાં એ જે રૂપ રચ્યું છે તે પ્રકૃતિથી એનું બ્રહ્મનો જે અંડ એટલે ઉપરનું જે આવરણ બન્યું છે તે અને એમના બંનેના મિશ્રણથી જે મહત્તત્વ વગેરે ઉપર એમની કૃપા થઈ છે એટલે ભગવાનની કૃપા થવાથી જ આવી રીતે આગળ સૃષ્ટિ રચાય છે મહત્તત્વ વગેરે ઉપર ભગવાનની કૃપા થઈ છે અને એ દેહમાં એમનામાંથી દેહ પ્રકટ થયો છે એટલે જેમ તપેલું લોડું હોય એટલે એમ કે છે કે ગોળો જે અગ્નિનો ગોળો હોય તો એમાં એ ખૂબ બળે એકદમ લાલ હોય એટલે એની અંદર એક એક છાંટામાં અગ્નિ રહેલો હોય છે એટલે એનાથી જુદું નથી એવી રીતે આ બધામાં જ ભગવાન અંદર મિશ્રિત રૂપમાં રહેલા છે એમ સમજાવે છે કેવું સમજાય છે હા સરસ ઠીક છે બીજું અહીંયા જે હી નો અર્થ છે હિ શબ્દ એટલે ના વાક્યમાં હિ આવે છે કે આ શ્લોક માં હી આવે છે એ ખ્યાલ નથી આવતો નહીં બ્રહ્મસૂત્ર અરૂપવદેવ હિ તત્પ્રધાનત્વાદ એ બ્રહ્મસૂત્ર છે અચ્છા જે હિ શબ્દ આપ્યું છે ને તો એનું જે પહેલું કયું છે કે શંકા અને તેનો નિરાશ કરી ઈચ્છેલું સાબિત કરવું તે વિચાર તો અહિયાં કઈ શંકા અહીંયા કોઈ શંકા તો બતાવી તો ક્યાંય દેખાતી નથી બોલો અહીંયા જે જે આ જે નહીં શંકા તો હજી હવે આવી રહી છે હવે આગળ જે શંકા આવશે ને એનો નિરાશ કરશે એવું કહેવા માંગે છે એટલે એમાં બતાવ્યું છે કે ચૈતન્ય રૂપ જે અરૂપ ચૈતન્ય રૂપ છે એમને આ દેહ કેવી રીતે હોય એ શંકાને જોવી આ જે બ્રહ્મસૂત્ર છે ને એમાં આવેલું અરૂપ વદેવ હિ તત્પ્રધાનત્વાદિથી તો અરૂપ વદેવ એ સંબંધમાં અહીંયા શંકા છે કે બ્રહ્મ જે છે એ તો કારણરૂપ છે એટલે બ્રહ્મમાંથી આ જગત પેદા થયેલું છે તો એ બ્રહ્મને અહીંયા વિલક્ષણ તમે કેવી રીતે કહી શકો છો એટલે જેવું જગત છે એવું જ બ્રહ્મ હોવું જોઈએ તો કહી રહ્યા છે કે નહીં તત્પ્રધાનત્વાદ એ બ્રહ્મ જે છે એ પ્રધાન છે એટલે એવું જગત છે એવું બ્રહ્મ નથી બ્રહ્મ એનાથી વિલક્ષણ છે ના ના એમ નહીં વિલક્ષણ છે જગત થી વિલક્ષણ છે બરાબર એટલે જે આખા શ્લોકમાં અહીંયા આ શ્લોકથી શું વસ્તુ અહીંયા ભગવતો હિ અરૂપસ્ય ચિદાત્મન તો હા તો અહીંયા પણ જે હિ અરૂપસ્ય ચિદાત્મન કહ્યું છે તે અને બ્રહ્મ બ્રહ્મસૂત્રમાં પણ ત્રણ બે ચૌદમાં આ જ વાત કહી છે એવી રીતે સમજવાનું બ્રહ્મરૂપ વિનાનું જ છે કારણ કે તે પ્રધાન છે એ બ્રહ્મસૂત્ર છે હા તો અહીંયા જે હિ અરૂપસ્ય ચિદાત્મન તો એનો અર્થ અરૂપ ચૈતન્ય રૂપ ભગવાન નું છે એવી રીતે એટલે જે બે જગ્યાએ આ વાત આવી રહી છે એવું થયું કે એક તો આ ભાગવતજીમાં હિ અરૂપસ્ય ચિદાત્મન કહ્યું અને બીજું માં કહ્યું તો આ થોડું સ્પષ્ટ ના થયું હવે તો થઈ ગયું ને આ સૂત્રમાં હિ પદ છે એની વ્યાખ્યા થઈ રહી અરૂપ એટલે નિરાકાર સમજવાનું અહીંયા હા ચૈતન્ય જેવી રીતે આકાર રહિત હોય છે તો એને અરૂપ કહેવાનું તેમણે પોતાના શરીરમાં જ ભગવાનનું શરીર રચેલું છે એ ના સમજ એટલે આ ગુણો એ ના એટલે અહીંયા એ વાત કહી ને કે માયા ગુણૈર વિરચિતમ આ જે બ્રહ્માંડ શરીર છે એ કેવું છે તો એ ભગવાનની શક્તિ માયા છે એના આ ત્રણ ગુણો છે એ ત્રણ ગુણો જે સત્વ રજત તમસ ગુણો છે એનાથી આ મહત વગેરે મહત આદિ તત્વો જે છે એ બન્યા છે અને એ તત્વોનું બનેલું આ જે શરીર છે એ ભગવાનનું શરીર છે એમ तो तैरव महदादयो जाता तई ही स्वशरीरे भगवत शरीरम निष्पादितम એટલે એ ગુણો દ્વારા જે બનેલું શરીર છે એ ભગવત અને અહીં પ્રગટ થયેલા ભગવાન એટલે એમાં જે ચેતન રૂપે પ્રગટ થયેલા ભગવાન એ ભજન કરવા યોગ્ય થશે એવું બતાવ્યું છે શું લખ્યું શું છે અહીં તો એ એવા પ્રયોજનથી આ ભગવાનનું શરીર છે અને અહીં પ્રગટ થયેલા ભગવાન ભજન કરવા યોગ્ય થશે હા તો અત્ર ભગવાન સમાહિતો ભજનીયો ભવિષ્યથી આ જે બ્રહ્માંડ શરીર બનેલું છે એમાં ભગવાન સમાહિત છે બ્રહ્માંડ શરીરમાં અને સમાહિત હોવાને કારણે એ બ્રહ્માંડ છે એનું શરીર થયું અને અંદર બ્રહ્માંડ પુરુષ રૂપમાં ભગવાન છે અને તેથી એ ભાજનીય છે શ્લોકમાં જે અવતારો ની વાત આવી પછી અહીંયા જે નવો વિષય ચાલુ થઈ રહ્યો છે તો હવે એ કયા સંબંધ થી અહિયાં એની સાથે જોડાઈ રહ્યો છે આ વિષય આગળ તો અવતારો ની વાત પૂરી કરી છે પછી અહીંયા જે નવું જ આખું આવી રહ્યું છે તો આનું નાનું સાથે કેવી રીતે જોડાણ છે હવે કઈ વાતને હવે ઉપાડી રહ્યા છે એ તો કહી દીધું ને આના પહેલા એ તો નિરૂપણ કર્યું તું લેટ જોડાઈ લાગે છે ના દાદા જીવ જગ જીવનું ને જગતનું એટલે જળ ને જીવનું નિરાકરણ કઈક કરે છે એવું કઈક સમજાયું છે અચ્છા સમજાવો નીતાબેન શું આ વિષય આવે હા દીદી એટલે અહીંયા એકથી સત્યાવીસ શ્લોક થી ભગવાનના અવતારો અને તે ધારણ કરવાનું સામાન્ય પ્રયોજન કીધું અને તે ધારણ કરવાનું સામાન્ય પ્રયોજન અઠ્યાવીસ અને ઓગણત્રીસ શ્લોક થી જણાવ્યું હવે ત્રીસ થી બત્રીસ શ્લોક થી ભગવાન નું મહાત્મય જણાવવામાં આવે છે અને અહીં નવું શરૂ થાય છે મહાત્મય ભગવાનનું અને એનાથી એ જણાવવાથી જ જીવની મુક્તિ થશે મહાત્મય જાણશે ત્યારે જીવની મુક્તિ થશે અને તેથી મુક્તિ થાય તે માટે જીવનો બંધ અને ભગવાનનું મહાત્મય જણાવવા માટે આ શ્લોક કીધો છે એક બાજુ કહે છે કે એમનો અરૂપ છે એટલે એમનું જે રૂપ નથી અરૂપ છે અને અહિયાં એમનું શરીર મહાતત્વમાંથી ઉત્પન્ન થયું છે એ ખ્યાલ નથી આવતો કઈ રીતની બે વાતો થઈ રહી છે બ્રહ્માંડ એમનો દેહ થયો તો એ દેહ કઈ રીતના હોઈ શકે આ રૂપ છે તો પછી દેહ કેમ બોલી રહ્યા છે અહીંયા હલો જે જે એની લાઈન કટ થઈ ગઈ હા શું કે છે એટલે અહીંયા અરૂપ કે છે એમનું શરીર સ્વરૂપ જે છે અરૂપ છે એટલે અરૂપ છે ચૈતન્ય રૂપ છે એટલે રૂપ નથી ને અહીંયા એમનો દેહ થી બનેલો છે એવું કહી રહ્યા છે એટલે બ્રહ્માંડ એમનો દેહ છે અને થી આ રીતના માયાથી ગુણો ઉત્પન્ન થયા અને ગુણોથી એમનો દેહ થયો છે તો અરૂપ ગયા પછી આ દેહ દેહી કેમ થઈ રહ્યા છે નહીં દેહી તો છે જ ને મૂળ અહીંયા મુદ્દો એ છે કે જો ભગવાન ચૈતન્ય સ્વરૂપ હોય તો ચૈતન્ય તો અરૂપ હોય છે ચૈતન્ય તો આકાર હોતો નથી કેમ કે આકાર છે તો સતનો ધર્મ છે ચૈતન્ય તો નિરાકાર હોય છે તો અહીંયાને કેવી રીતે સમજવું જેનું ભજન કરવાનું છે એ સાકારનું છે નિરાકારનું છે કે બ્રહ્માંડ પુરુષ છે એની કેવલ અંદર જે દેહી રૂપ કે આત્મારૂપ ભગવાન છે એનું છે એને કેમ સમજવું તો એ વાતને સમજાવી રહ્યા છે કે ભગવાનની શક્તિ માયા એના જે ત્રણ ગુણો છે એનાથી આ તત્વો બન્યા છે અને તત્વો સંકલિત બની અને એક અંડ સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં ભગવાન પ્રવેશ કરેલો છે બિરાજે છે એવા જે બ્રહ્માંડ પુરુષ છે એ ભજનીય બને છે તો જે પણ ભગવાન અંદર જે પ્રવેશ કરેલા છે એ કઈ રીતે છે તો જેવી રીતે લોખંડના ગોળામાં અગ્નિ હોય છે તેની માફક એનું દ્રષ્ટાંત આપ્યું સમજાયું એટલે મૂળ ચૈતન્ય ને આકાર નથી એવું કેવા માંગે છે અહીંયા હા હા હા હવે સમજાવી જશે હેલો जदे આપે जैसे તેનું कारण के ते मात्र चैतन्य रूप છે ऐसा ही क्यों कहा क्योंकि अपने आप तो ब्रह्म को सच्चेत आनंद बोला है नहीं यहाँ उस तरह से निरूपण हुआ है ना कि उसमें वो प्रविष्ट हुआ है इसलिए अच्छा जी चिदात्मन ऐसा कहा है ना इसलिए ये प्रश्न खड़ा किया है जड़मे वही रूपम भवती चैतन्य मात्र से अमूर्त से रूपा भावात इति ही शब्द तो एक रूपम भगवतो ही अरूपस्य चिदात्मन चैतन्य रूप जो भगवान है जो रूप रहित है उन्होंने अपने इस महातत्वादि से बने जो इस ब्रह्मांड शरीर है उस ब्रह्मांड रूप देह को उन्होंने बनाया है तो यहाँ पर ब्रह्मांड है वो भगवान के देहस्थानी है और जो भगवान है स्वयं वो देही के रूप में है आनंद स्वरूप तो ये देव ही है क्योंकि वो प्रभु स्वरूप ही है अवतारी है भगवान का इसलिए यहाँ वो चर्चा का विषय वो नहीं है चर्चा का विषय ये है कि लौकिक दृष्टांत में जैसे अभी जो अपनी अंड से पैदा होने वाले जीव हैं उनकी जो बातें हैं उसके दृष्टांत को लेकर चलते हैं कि उसमें वो अंड स्वरूप होता है और उसके अंदर चैतन्य होता है उस तरह से ये ब्रह्मांड जो है वो भगवान का विग्रह है और उसमें भगवान एक जीव के रूप में है तो यहाँ ये पूछा कि भाई वो तो अरूप होता है उसको चैतन्य में कोई आकार हो ऐसी प्रसिद्धि नहीं है वो तो जड़ का आकार होता है तो उसकी उत्पत्ति इस तरह से दी गई कि वो जो रूपवान गुणों से बना हुआ ब्रह्मांड शरीर है वो भी भगवान ही अपनी सामर्थ्य से बने हैं और उसमें भगवान जो है वो अयोगोलक न्याय से उसमें रहते हैं तो भगवान का वो आवेश होने के कारण वो जो शरीर है वो भी भगवत रूप है जी દંડોત પ્રણામ હા આગળનો શ્લોક કરું છું હા કરો આ પ્રથમ સદ અધિકાર લીલા છે તેમાં શ્રોતા અને વક્તાનો અધિકાર બતાવ્યો છે એમાં ત્રણ પ્રકરણ પ્રકરણ છે ઉત્તમ મધ્યમ અને હીન આ હીન પ્રકરણ છે એના ત્રણ અધ્યાય છે એમાં આપણો ત્રીજો અધ્યાય ચાલી રહ્યો છે ભગવાનના અવતારો એટલે ભગવાનના અવતારોથી કીધું તો જે પ્રથમ સનતકુમારથી લઈ અને કલયુગના અંત સુધીમાં કલ્કી અવતાર થશે એ ભગવાન ધારણ કરશે એ પ્રમાણે ચોવીસ અવતારો કીધા અને આ બધાના અવતારોના અવતારી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ છે તેવું આપણને સત્યાવીસ અઠ્યાવીસ શ્લોકથી જણાય અને ત્યાર પછી ત્રીસમા શ્લોકમાં એવી રીતે કહ્યું કે બ્રહ્માંડ બ્રહ્માંડ છે એની અંદર ભગવાન પોતે અંશુદ્ધ થયા છે એટલે કે જેમ લોડામાં તપેલો લોડાનો ગોળો હોય એમાં અગ્નિ કેવી રીતે પ્રવેશ કરે છે કેવી રીતે ભગવાન આ બ્રહ્મડ રૂપ એનું એમનું શરીર છે તેમાં ચૈતન્ય રૂપે પ્રભુ બિરાજી રહ્યા છે હવે આગળનો શ્લોક છે ઉત્થાનિકા જળરૂપ બ્રહ્માંડમાં બ્રહ્મ હોવાનું ભાન કેમ થાય જો બ્રહ્મરૂપ હોય તો ચેતન હોવાનું જણાય એટલે કે આ જળરૂપ બ્રહ્માંડ જળરૂપ દેખાઈ રહ્યું છે તેમાં બ્રહ્મ બ્રહ્મ પોતે કેવી રીતે હોય જો બ્રહ્મરૂપ હોય તો તેમાં ચેતન પણ હોવું જોઈએ જણાય અને તેથી બ્રહ્માંડ દ્રશ્ય એટલે જોવાનો પદાર્થ હોવાથી અને જળ હોવાથી આમાં ભગવાનનો આવેશ નથી તેથી આ ભગવાનનું શરીર કેમ હોય એવો પ્રશ્ન થાય તેથી નીતિના શ્લોકથી કહે છે યથાન પછી મેઘો રેણુર્વા પાર્થિવ ગો એવમ દ્રશ્ય દ્રશ્યતમ આરોપિતમ અબુદ્ધિ બુદ્ધિબીજ જેમ આકાશમાં વાદળા દેખાય અથવા વાયુમાં પૃથ્વીની રસ દેખાય એવી રીતે બુદ્ધિ હોય દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ કરેલો છે કે જે અહીંયા એવું કહી રહ્યા છે કે જેમ આકાશમાં વાદળા દેખાય છે આકાશ તો ખુલ્લી જગ્યા છે પણ તેમાં એટલે ઘણા આકાશ ને ખુલ્લી ભેજ છે એવું નથી સમજતા આકાશ એક છે એમાં વાદળા દેખી રહ્યો છે અને વાયુ એટલે કે હવા છે એમાં રસ તો દેખાય છે પણ એ પૃથ્વીની રસ છે એ વાયુની રસ નથી પણ છતાં જે બુદ્ધિ વગરના લોકો છે તેમને એવું દેખાઈ રહ્યું છે કે એવો દ્રશ્ય એમને નો આરોપ કરી રહ્યા છે આ દ્રષ્ટા એટલે ભગવાન જોનાર છે એટલે કે દેવદત્તની પેઠે ભગવાન સર્વ જુએ છે જો કે શરીર પણ જોવાનો પદાર્થ છે સત્તા પણ જોનાર તેમાં રહેલો હોવાથી તે જોનાર વિનાનું જોવાનો પદાર્થ છે એટલે કે દ્રષ્ટા એટલે ધારો કે આપણો ધ્યેય છે તો ધ્યેય તો જળ છે પણ તેમાં જ રહેલા હોય તે જીવ પણ તેમાં જ રહેલો છે તેવી રીતે પણ જોનાર એટલે શરીર જે જે જોવાનો પદાર્થ છે છતાં પણ જોનાર તો અંદર તેમાં રહેલો હોય છે તેવી રીતે કહી કર્યા છે તે સંબંધમાં જે મોટા પુરુષો છે તેઓ બધા લોહડાના ગોળામાં અગ્નિની પેઠે આ બ્રહ્માંડમાં ભગવાનના દર્શન કરે છે એટલે કે જે મોટા પુરુષો છે તે બધા લોડા લોડાનો ગોળો એને લોડાનો ગોળો છે એવું ન સમજી પણ અગ્નિની પેટે એટલે કે આ બ્રહ્માંડ છે એમાં ભગવાનના દર્શન કરે છે આ બ્રહ્માંડ જળ છે એવું નહીં પણ ભગવાનનું શરીર છે એ પ્રમાણે દર્શન કરે છે પરંતુ જેઓ મૂળ છે તેઓ તો તે જોનારમાં જોવાના પદાર્થનો આરોપ કરે છે પણ જે મૂળ લોકો છે તે ભગવાનને બ્રહ્માંડ નહીં પણ આ બધું જળ છે તે ચેતન છે એવું જોયા કરે છે અને એવો આરોપ કરે છે ધારો કે ટેબલ છે કે ખુરશી છે એવો જળ પદાર્થનો છે એમાં ભગવાન નો ભગવાન એમાં એટલે ભગવત રૂપ છે એવું નથી જોતા એવું સમજાઈ રહ્યું એક પદાર્થમાં બીજા ગુણોનો આરોપ કેમ થઈ શકે એવી શંકા થાય તેથી જેમ આકાશમાં વાદળાનો સમૂહ દેખાય એમ દ્રષ્ટાંત સાચી પકડ્યું છે વાસ્તવિક રીતે તો આકાશ અદ્રશ્ય છે અને તેથી તેના આધારપણામાં વાદળાઓ કેમ જોવાના પદાર્થ બને એટલે આકાશમાં તો દ્રશ્ય છે એટલે આકાશ કે દેખાતું નથી હોતું તે તો ખુલ્લી જગ્યા જેવું છે તો તેમાં તો વાદળાઓ તેમાં આધારપણાથી કેવી રીતે દેખાય છે અને વળી જેઓના મત પ્રમાણે આકાશ દ્રશ્ય છે તેઓના મત પ્રમાણે પણ આકાશમાં વાદળાઓ નથી પરંતુ વાયુમાં છે તે વિષયમાં જેમ એક સ્થળે વાયુમાં રહેલા છે તો બીજા સ્થળે આકાશમાં દેખાય છે તે બુદ્ધિ વગરના હોય દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ કરેલો છે એટલે ઘણા એવું કહે છે કે મેઘો આકાશમાં આકાશમાં હતા બીજામાં પ્રાણ એટલે વાયુના આધારે રહેલો છે આકાશમાં કોઈ કહે કે ખુલ્લી પૈસે તો ઘણા એવું કહેલા છે એ વાયુના આધારે રહેલા છે એવું જણાય છે તે માટે એટલે કે અહીંયા એવું કહી છે કે બ્રહ્માંડ પુરુષના આધારે એટલે આખું જે બ્રહ્માંડ છે એ પુરુષના આધારે રહેલું જણાતું નથી પણ એ આખું બ્રહ્માંડ છે પુરુષના આધાર પર જ રહેલું છે પણ જે બુદ્ધિ વગરનાઓ છે તે આવું દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ કરે છે આ પ્રસંગમાં તેવા પ્રકારનું જેનો આરોપ કરેલો છે તેની સાથેનું તેના ગુણવાળું ભાન થતું નથી તેથી અથવા વાયુમાં પૃથ્વીની રસ દેખાય છે કે એવું બીજું દ્રષ્ટાંત કહેલું છે જેમ વંટોળિયામાં તેના ગુણવાળી રસનું ભાન થાય છે તેથી મૂર્ખો રજને વંટોળિયાની માને છે વાસ્તવિક રીતે વાસ્તવિક રીતે તો પૃથ્વીની જ રજ હોય છે એટલે કે જ્યારે બહુ જ પવન એટલે વાયુની અંદર એટલે હવાઓ છે એનું રૂપ દેખાતું નથી પણ તેમાં રસ તો રહેલી જ હોય છે પણ જયારે બહુ જ પવન આવે છે તો આ બધા ગણાય કે આ વંટોળની રસ છે પણ વંટોળની રસ નથી હોતી એટલે વાસ્તવિક રીતે પૃથ્વીની જ રસ હોય છે એટલે કે બ્રહ્માંડ શરીર જળ એટલે અહીંયા કહ્યું કે બ્રહ્માંડ પુરુષના આધારે જ રહેલું જણાતું નથી પણ શરીર જે આખું બ્રહ્માંડ શરીર છે એટલે ભગવાન અંદર અંશુત થયેલા છે તેથી જ આખું એના આધાર ઉપર જ આખું આ બ્રહ્માંડ રહેલું છે ભગવાનના આધાર પર થોડો જટિલ છે આ વિષય જો જે એનું સ્વારસ્ય જે થોડું કોઈ સ્પષ્ટ કરી શકો તો પ્રયાસ કરો તેથી એટલે જેમને થોડું સ્ફુટ થયું હોય પ્રયત્ન કરો એટલે અહીંયા એવું સમજાય છે કે જે બ્રહ્માંડ શરીર છે એ શરીર તો જળ છે એટલે આપણે જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે સૃષ્ટિ પણ જગત પણ તો જળથી બનેલું છે આ બધું જે બ્રહ્માંડનું જે આવરણ આપણે આગળ જે જોયું કે એમાં જે શક્તિ છે સત્વરત્તમ ગુણોથી બનેલી છે તો એમાંથી જે મહત્તત્વ વગેરે જે પ્રગટ થયું છે એ બધું પણ જળ છે અને જે બ્રહ્માંડ જળ છે તો એ આપણને જે દેખાઈ રહ્યું છે એ દ્રશ્ય જે છે તે દેખાઈ રહ્યું છે એમ અને દેખાઈ રહ્યું હોવાથી એમાં ભગવાનનો આવેશ નથી એવો આપણને એટલે શંકાકારને પ્રશ્ન થાય છે કે પછી ભગવાનનું શરીર કેમ હોય તો જળ વસ્તુનું બનેલું છે એમ તો એમાં કહે છે કે એ જે દ્રષ્ટ જેને જ્ઞાન નથી અજ્ઞાની લોકોને જે દ્રષ્ટ દ્રશ્ય દેખાય છે જોનારને જ્ઞાન ન હોવાને લીધે એ જોવાના પદાર્થનો આરોપ કરે છે એટલે દાખલા તરીકે કોઈ વસ્તુ દેખાઈ રહી છે લાકડું દેખાઈ રહ્યું છે તો એ એને જળ તરીકે જુએ છે પણ એની અંદર ભગવાનને નથી જોઈ રહ્યો કારણ કે અજ્ઞાનને લીધે તો એ જળ દેખાવાને લીધે એ એને લાકડા તરીકેનો એનો આરોપ કરે છે પણ એ ખરેખર લાકડું નથી એ જળ વસ્તુ છે તેવી ભગવાન છે સ્વયં એમ એટલે એવી રીતે કોઈ પણ વસ્તુને જોવા જેને પણ જોઈ રહ્યો છે એને અજ્ઞાન હોવાને લીધે એ વસ્તુને એ વસ્તુ તરીકે એને ભાષિત થાય છે પણ એને બ્રહ્મ તરીકે કે ભગવાન તરીકે નથી જોઈ રહ્યો એમ અહીંયા સમજાવે છે જોનાર જે છે વ્યક્તિ આપણે જે જોઈ રહ્યા છે આપણને જ્ઞાન નથી કે આ બ્રહ્મનું રૂપ છે એટલે આપણે કોઈ બી ટેબલ કે ખુરશીને જોઈએ છે તો એ આપણને ટેબલ ને ખુરશીને એના પર આપણે આરોપ કરીએ છીએ કે આ ટેબલ છે કે આ ખુરશી છે ખરેખર એ બ્રહ્મનું સ્વભાવ છે હા હવે બોલો અનમ્યુટ કરીને બોલો હા જજ એટલે સંભળાયું ને આટલું તો કે એ જે જોઈ રહ્યો છે એ વ્યક્તિને અજ્ઞાન હોવાને લીધે એમાં એ ભગવાન નથી જોઈ રહ્યો કે બ્રહ્મ નથી જોઈ રહ્યો જળ વસ્તુ એને જે દેખાઈ રહી છે એમાં એ પદાર્થને જોઈને એ પદાર્થનો આરોપ કરે છે કે આ ખુરશી છે કે આ ટેબલ છે પણ એને બ્રહ્મ રૂપે નથી જોઈ રહ્યો એટલે દરેક જળ વસ્તુમાં એ પોતાની દ્રષ્ટા હોવાની એટલે એની પોતાની નજરથી એ માયાના આવરણથી જે આપણું અજ્ઞાન માયાનું જે છે એને લીધે આપણી નજરમાં એ માયાને લીધે એને એ જે તે પદાર્થને આપણે જોઈએ છે તેના પર એ જ આરોપ કરીએ છીએ કે આ આ વસ્તુ છે એમ પણ બ્રહ્મ નથી એવું સમજાય છે તેને અજ્ઞાન હોવાને લીધે એમ દ્રષ્ટામાં દ્રષ્ટા માયાથી તો ને હા એટલે બુદ્ધિ વગરનાઓએ લખ્યું ને અહીંયા એવી રીતે બુદ્ધિ વગરનાઓ એ દ્રષ્ટામાં જોવાના પદાર્થનો આરોપ કરેલો બુદ્ધિ વગરનાઓ એટલે અજ્ઞાની એમ જેને જ્ઞાન નથી તેને મોટા પુરુષો એને એ રીતે નથી જોતા પણ મોટા પુરુષો કે તે સંબંધમાં જે મોટા પુરુષો છે તેઓ બધા લોડામાં ગોળાના લોડાના ગોળામાં અગ્નિની પેટે આ બ્રહ્માંડમાં ભગવાનના દર્શન કરે છે પરંતુ જે મૂળ છે એટલે કે જે અજ્ઞાની છે તેઓ તે જોનારમાં જોવાના પદાર્થનો આરોપ કરે છે એટલે બ્રહ્મ જ્ઞાન જેને થઈ ગયું છે એ મોટા પુરુષો એને બ્રહ્માંડમાં ભગવાનના દર્શન કરે છે એટલે જળ આ પછીના શ્લોકની ઉત્થાનિકામાં લખેલું છે ને કે એવી રીતે પ્રપંચ જગતમાં જળ બુદ્ધિ ભૂલ ભરેલી છે એટલે આપણે જે પ્રપંચ જગતમાં આપણે જે જડત્વ જોઈએ છે તે અજ્ઞાનને લીધે આપણે જોઈ રહ્યા છે એમ સમજાય છે આ પ્રકરણનો જ્યારે આરંભ થયો તે વખતે જ આ પ્રશ્નને ઊભો કરીને એનું સમાધાન કર્યું હતું કે જે બ્રહ્માંડ પુરુષ છે એ બ્રહ્માંડ પુરુષ ની પ્રતીતિ જે જ્ઞાની યોગીઓ છે એમને તો અવતાર તરીકે થાય છે જે પામર મનુષ્ય છે એ આને જડ સમજે છે આ વિષય છે પ્રકરણના આરંભમાં ચર્ચાયો હતો હવે સંહારમાં ફરીથી એ જ વાતને અહીંયા બે દ્રષ્ટાંતથી સમજાવ્યું છે રજકળના દ્રષ્ટાંત અને આકાશના દ્રષ્ટાંત દેવદત્ત ની કે ભગવાન સર્વ જુએ છે દેવદત્ત માં શું સમજવું દેવદત્ત એક એવો પાત્ર છે બહુ જાડો છે દિવસે ખાતો નથી રાતે ખાય છે એવું એક કરાવી દો આપે કે દિવસે નથી ખાતો રાતે નથી ખાતો જાડો છે દેવદત્ત દેવ અહીં શું લેવાનું ભગવાન સરસ રહે એટલે આ દેવદત્ત તો ખેર એક ના રૂપમાં કોઈનું પણ નામ આપવું હોય તો એના માટે દેવદત્ત છે એ શબ્દ અહીંયા વપરાય છે નામ તરીકે સંસ્કૃત વાંગ્મયમાં તાત્પર એ છે કે ભગવાન એ બધાને જોનારા છે દ્રષ્ટા છે ખરું અવનારું થયું અક્ષમ સ્કંદમાં ત્રીજા અધ્યાયમાં લોક એક થી સાડા સત્યાવીસ સુધી ભગવાનના અવતારો કર્યા અઠ્યાવીસ ઓગણત્રીસ શ્લોકમાં અવતાર ધારણ કરવાનું સામાન્ય પ્રયોજન કહીને ત્રીસ થી બત્રીસ શ્લોકમાં ભગવાનનું મહાત્મ્ય જણાવવામાં જાણ જાણવા આવે ત્યારે જીવની મુક્તિ થાય છે તેથી મુક્તિ થવા માટે આ શ્લોકોથી જીવનું બંધન કેવી રીતે છૂટે અને મહાત્મ્યથી મુક્તિ કેવી કેવી રીતે થાય તે હવે જણાવે છે બત્રીસમાં શ્લોકમાં કે એ રીતે જગતમાં જળ બુદ્ધિ ગુણ ભરેલી છે ભગવત બુદ્ધિ મુખ્ય છે એમ કહીને નીચેના શ્લોકથી એમ કહે છે કે જીવમાં પણ ભગવત બુદ્ધિ મુખ્ય છે જીવ બુદ્ધિ મુખ્ય નથી એટલે જીવ છે જીવમાં પણ આપણે જીવ કહીએ છીએ ખરેખર જીવ પણ ભગવાન છે અને જળ પણ ભગવાન થયા છે એટલે આનંદથી અભિન જોવાનું અહીં કંઈ સમજાવી રહ્યા છે આ શ્લોકમાં કે વેદ રહિત છે બધું પરમ યદ અવ્યક્તમ અવ્યુદ્ધ ગુણ ગુણ ગ્રહિતમ ગૃહિતમ વસ્તુ વસ્તુત્વાત સજીવો યત પુનર્ભવ આથી જુદું જે અવ્યક્ત અપરિણિત ગુણોથી વ્યાપ્ત છે તે ન જોયેલી અને ન શ્રવણ કરેલી વસ્તુ હોવાથી જીવ છે કારણ કે પુનર્જન્મ થાય છે ને શું છે કે આથી જુદું એટલે આ જડથી જુદું જે અવ્યક્ત એટલે વ્યક્ત દેખાતું નથી તે અને એનો બદલાવ નથી આવતો એવા ગુણોથી વ્યાપ્ત છે તે ન જોયેલી અને ન શ્રવણ અને કેવું છે કે ન જો એને જોવાય છે જોઈ શકાય છે કે ન એને સાંભળી શકાય છે એવી વસ્તુ હોવાથી તે જીવ છે એટલે જીવનું નિરૂપણ હવે કરી રહ્યા છે જીવ અને બ્રહ્મનું એ શું છે તે કારણ કે પુનઃ એને પુનર્જન્મ થાય છે એ આગળ કે છે આ બ્રહ્માંડના દેહથી સૂક્ષ્મ બધી ઇન્દ્રિયોથી જણાય નહીં તેવું આ એટલે આ જીવ કેવું છે કે આ બ્રહ્માંડના દેહથી સૂક્ષ્મ પછી આ ઇન્દ્રિયોથી જણાય છે લૌકિક ઇન્દ્રિયો જણાયું નથી અને બ્રહ્માંડ દેહ માં અતિ સૂક્ષ્મ છે જેનું બીજું નામ અવ્યક્ત છે જે વ્યક્ત છે જ નહીં તેવું જેના સ્વાભાવિક કર તરણ વગેરે ગુણો વિસ્તાર પામેલા નથી તેવું છે એટલે જીવના કઈ કર ચરણ નથી જીવે જે જે ધારણ કર્યું છે એ એના કર ચરણ છે તે બધે વ્યાપ્ત છે દેહમાં એવું એ સમજાય છે એવો સંબંધ છે ત્યારે તે શું છે કૃષ્ણ તે કીધું છે શું તો કે એ જાણવાની ઈચ્છા થતા તે જીવ જ છે જાણવાની ઈચ્છા થાય તો એ કહે છે કે એ જીવ જ છે બીજું કાંઈ નથી કારણ કે શું તો કે કારણ કે જળ અને જીવ જળ અને જીવ ભગવાન સિવાય ચોથો પદાર્થ નથી એટલે આ સૃષ્ટિમાં એક જળ એક જીવ અને એક ભગવાન આ ત્રણ સિવાય બીજો ચોથો પદાર્થ સૃષ્ટિમાં છે જ નહીં છતાં પણ તે જીવ કેમ બધા પ્રશ્ન કરે છે કે આ અને જીવ કેમ ગયો એવો પ્રશ્ન થાય તેથી ન જોયેલી અને ન શ્રવણ કરેલી વસ્તુ હોવાથી એટલે એવો પ્રશ્ન થાય શું કે છે કે એ શ્રવણ એને સાંભળી શકાતું નથી જોઈ શકાતો નથી એવો પદાર્થ હોવાથી એમ કહે છે જો તે જળ હોત તો જોવા અને જો ભગવદરૂપ હોત તો પાણીનું વેદભાઈનું ન હોત એટલે એનું વર્ણન હોત વળી તે વસ્તુ હોવાથી એ વળી પાછી વસ્તુ પદાર્થ છે સસલાના શીંગડા જેવું નથી એ હકીકતમાં એ છે કારણ કે એ ચેષ્ટાવાળું છે તેથી તો સસલાના શીંગડાની પેટે તે ભ્રમ નથી ને પોતાની સ્થિતિ વિના નથી કારણ કે એ ચેષ્ટિત છે તેથી બાકી રહેલ વસ્તુ હોવાથી તે જીવ છે તો જળનું નિરૂપણ થયું તો જળ જેવો પણ નથી ભગવાન પણ નથી તો બાકી રહેલો પદાર્થ રહેલો તો જીવ તેથી એ જીવ છે એમ નિર્ણય કર્યો હવે એમાં બીજા મતમાળા એમ કહે છે કેટલાક તો એમ કહે છે કે લિંગ દેહ ને જીવની ઉપાધિ હોવાનું માને છે એટલે આ લિંગ દેહ છે જીવની ઉપાધિ છે અને પ્રાપ્ત થયેલ અને ન પ્રાપ્ત થયેલના વિચાર પ્રમાણે ભગવાનથી જુદો જીવ ન હોવાથી તે કોની ઉપાધિ હોય અહીં કેટલાક જીવ નથી બરોબર સમજાતું નક્કી કરીએ તેથી તે જીવ જ છે એટલે અહીં નિર્ણય આપેલો જીવ છે એ વિચાર પ્રમાણે શું કે છે કે અહીંથી તેઓ ના મત ગોતવાળા છે ભગવાન વિશે પ્રસંગ ચાલતો હોવાથી તે પ્રાપ્ત છે અને જીવનો પ્રસંગ ચાલતો ન હોવાથી તે અપ્રાપ્ત છે એટલે અહીં મને એવું સમજાય છે કે સમજથી અંતર સમજથી જીવાત્માની વાત છે વ્યક્તિ જીવાત્માની અહીં નથી એવું સમજાય છે પછી આપણે કરીએ પછી પુરાણમાં અને લોકમાં એમ જોવામાં આવે છે કે પહેલા આ દેવ હતો એટલે પુનર આ લોકો પુનર્જન્મ માનતા એવું લાગે છે મને કે આ શ્રીધર એટલે એમ કહેવું પડે છે કે એના પુનર્જન્મ થાય છે કે દેવ હોય તે મનુષ્ય થાય મનુષ્ય હોય તો પાછા દેવ બને છે તેથી પુનર્જન્મ પણ થાય છે એનું તેથી પુનર્જન્મ બીજી રીતે થવાનું ઘટતું નથી એમ માનવું જોઈએ કે કોઈ ભગવાનની ઉપાધિરૂપ સૂક્ષ્મ જીવ છે એટલે ભગવાનની ઉપાધિરૂપ સૂક્ષ્મ જીવ છે જીવની ઉપાધિરૂપ લિંગ દેહ નથી હું અહીં એટલું સમજી લીધી ઓમ પછી પુનર્જન્મ બીજી રીતે થવાનું ઘટતું ન હોવાથી માનું જોઈએ કે કોઈક ભગવાનની ઉપાધિરૂપ સૂક્ષ્મ જીવ છે એટલે અંતર્યામીની ઉપાધિરૂપ છે કે મને એ નથી સમજાતું પરિણામ થયું બોલો હા જે આમાં આગળના શ્લોકમાં એવું કહ્યું કે જે કઈ જગતમાં પદાર્થો છે એમાં જળ બુદ્ધિ છે પણ ત્યાં પણ ભગવત બુદ્ધિ જ હોવી જોઈએ એમ વાત કરીને અહીંયા જીવમાં પણ ભગવત બુદ્ધિ મુખ્ય છે જીવ બુદ્ધિ નહીં એમ કહીને જીવના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જીવ જે એટલે જે શંકા કરી છે એમાં જીવને જ બતાવી રહ્યા છે કે આ જે જેના સ્વાભાવિક કરચરણ વગેરે ગુણો વિસ્તાર પામ્યા નથી એટલે કે ભગવાનના વિસ્તાર પામેલા છે જ્યારે જીવના નથી એનાથી જણાય છે કે જીવત છે તો અહીંયા ભગવત બુદ્ધિ કેવી રીતે સમજવાની એ શ્રવણ કરેલી પણ નથી અને જોયેલી પણ નથી પણ અહીં અહીં છે તત્વ જ સમજાવી રહ્યા છે કે સચ્ચિદાનંદ એ તત્વ જ એક જ અભિન્ન તત્વ છે અહીં જે ભિન્ન ની વાત ને અહીં એ કરે છે આ ભિન્ન નહીં સમજવું છે ભલે ભિન્ન ભિન્ન પ્રતિ છતાં અભિન્ન છે જીવ પણ ભગવાન છે જળ પણ ભગવાન થયા છે અને ભગવાન પણ સચિદાનંદ નું સમજણ રહ્યા છે એવું લાગે છે એટલે એટલે એવું કદાચ સમજાઈ રહ્યું છે કે જે શ્રીધર લોકો એવું કે છે ને કે અહીંયા જીવની ઉપાધિ સમજવી જોઈએ એને તમે જીવ કહો છો એમ નહીં પણ જીવની ઉપાધિ જે લિંગ કરી છે એ સમજવું જોઈએ પણ અહીંયા એમ કે છે આ ભગવાનની ઉપાધિ રૂપ છે સૂક્ષ્મ જીવ છે એ અર્થમાં એની ભગવદ રૂપતા બતાવતા હોય છે એટલે શંકા બતાવે ને આ છે ને કે એ લોકો એવું સમજે છે કે લિંગ કરીને ઉપાધિ છે ખરેખર એવું નથી જીવ નથી ને છે અને જીવ અંત છે પ્રભુનો તો અહીં શ્રીધર એમ કહે છે શ્રીધર આદિ તો પછી આ સમજાય કે એ ભગવાનની ઉપાધિરૂપ સૂક્ષ્મ જીવ છે એટલે એની ભગવદ બુદ્ધિ એમાં રાખવી ભગવાન એટલે કદાચ અંતર્યામી સાથે રહેલા છે એ એ રીતે મને કઈ લાગે છે ખબર નહીં અંતર્યામી સાથે રહેલા છે અંતર્યામીની ઉપાધિરૂપ જીવ કહી શકાય કે નહીં નહીં અંતર્યામી નો અહીંયા તો આરંભ જે થઈ રહ્યો છે સૃષ્ટિનો એનું નિરૂપણ છે એટલે જળજીવ અને ભગવાન આ ત્રણથી અતિરિક્ત ચોથી કોઈ વસ્તુ નથી તો આ જીવરૂપ પણ ભગવાન જ છે એમ અને એ ભગવાનની જ એક વિશેષ ઉપાધિ છે એમ સમજવું જોઈએ જેવી રીતે બ્રહ્માંડ શરીર છે એ એક ભગવાનની જે એક ઉપાધિ છે તે જ રીતે જીવ પણ એ રીતે છે એમ સમજવું એટલે આ મુખ્ય જીવની વાત છે મુખ્ય જીવ માનો સમજી નહીં એટલે તમે કહ્યું ને હમણાં જે સમષ્ટિ જીવ એમ હા બસ હા એ જ એ જ વાત છે ને એ મુખ્ય જીવ કહો કે સમષ્ટિ કહો એક જ વાત એટલે અહીંયા જે પહેલા પેરેગ્રાફમાં આ વસ્તુ જીવ છે એ સમજાવે છે અને બીજા પેરેગ્રાફમાં એ ભગવાનની ઉપાધિ રૂપ છે એમ સમજાવે છે એટલું જ છે ને આમાં હા તો જે ભગવાનની ઉપાધિ રૂપમાં નીચે એમ લખ્યું છે કે ભગવાન અંતર્યામી સ્વરૂપથી પોતાની પાસે પોષે છે એ ભગવાનની ઉપાધિ એટલે જે વાક્યમાં સમજ નથી પડતી ફૂટનોટ જે છે ને દ્વારા પોષિત છે હા એટલે કોઈ જીવની ઉપાધિ નથી પણ ભગવાન દ્વારા પોષિત છે એટલે એ ભગવત સ્વરૂપ છે એમ સમજવાનું એમ ને હા જી જી હા એટલે જે ભગવાન અંતર્યામી સ્વરૂપથી એમ કહ્યું એટલે કે કાર્ય રૂપે થયું ને એટલે એને એવું ભગવાનની ઉપાધિ જીવ કહ્યું એવું થયું એ નહીં સમજાયું શું એટલે ભગવાન જ એટલે જે ભગવાનની ઉપાધિ રૂપ સૂક્ષ્મ જીવ છે એટલે ભગવાન જ આ જીવને પોષી રહ્યા છે કે કઈ રીતે તો કે અંતર્યામી સ્વરૂપથી એમ એટલે કાર્ય રૂપે ભગવાનનું કાર્ય થયું ને એમ અચ્છા પુરુષોત્તમજી આમાં કઈ વિશેષ કહેતા હોય તો જોઈ લઈએ તમારે એમાં નોટમાં આપ્યું છે કે એ સંબંધમાં ના એટલે આગળ એવું કહ્યું ને ઉપાધિ તો કોઈ નિયમ નથી દીદી પાંચમાં મેં આજ્ઞા કરી હતી કે ભગવાન અંતર્યામી સ્વરૂપથી પોતાની પાસે જીએ તે પોતે છે કે ભગવાનની ઉપાધિ આપી દે એટલે ઉપાધિ શબ્દની પુરુષોત્તમજીએ એક અલગ વ્યુત્પત્તિ બતાવી છે કે ભગવતા અંતર્યામી રૂપેણ એટલે ભગવાન અંતર્યામી રૂપથી એનું પોષણ કરે છે એમાં ઉપાધિમાં ઉપ અને ધી એટલે ઉપ એટલે સમીપ અને ધીયતે એટલે પોષ્યતે એટલે નજદીક લાવી અને એનું પોષણ કરે છે એવો અર્થ અહીંયા ઉપાધિ શબ્દનો સમજવો જોઈએ આ સ્પષ્ટતા કરી છે કેમ કે ઉપાધિકૃત હોવામાં અમુક સમસ્યાઓ છે ઉપાધિ મિથ્યા હોય છે એવો પણ એક મત છે એટલે ઉપાધિ નો મતલબ અહીંયા એવો નથી ઉપાધિ નો મતલબ અહીંયા લીધો છે કે ભગવાન દ્વારા જે પોષિત છે તે ઉપજ સમીપે પોષ્ય તે એ પ્રકારની આ ઉપાધિ રૂપ છે જીવ એમ સમજવા તો પછી જે એ પ્રમાણે આપણે કાઢીએ તો પછી એનો અર્થ આપણા જીવ વ્યક્તિ વ્યક્તિ જીવ જીવ થયા ને પછી સમજથી જીવ ના થયો ને કારણ કે સમજથી જીવ તો એ પોતે જ છે ચૈતન્ય રૂપ એને પોતવાની જરૂર નથી પછી વ્યક્તિ જીવની વ્યાત આવી નહીં આપણે જે વસ્તુ વ્યષ્ટિમાં હશે એ પણ સમષ્ટિમાં પણ લાગે સમષ્ટિ અંતર્યામી હશે એમ ત્યાં એટલે અહીંયા વ્યક્તિ અંતર્યામી થી પોતે છે ને અહીંયા સમષ્ટિ અંતર્યામી બે રીતે અહીંયા બતાવેલું છે બંને રીતે પાછી ઉપાધિ બી બંને રીતની સમજવાની જે પેલા દેવ હતો ને મનુષ્ય થયો છે એને કેવી રીતે સમજવાનું ક્યાં છે દેવ મનુષ્ય એમાં એ લાસ્ટ પેરેગ્રાફમાં જ છે જે આગળની બે લાઈનમાં हा पूर्वमयं देवस्थितः इदानीं मनुष्यत्वम् आपन्नः इति એટલે જે પુનર્જન્મના સંદર્ભમાં સમજાવે છે કે આવું આવું જે પુરાણમાં છે કે પહેલા દેવ હતો અને મનુષ્ય થયો છે એટલે એ જીવનો પુનર્જન્મ થયો છે એનું પ્રૂફ આપે છે પુરાણનું એવું છે ને એટલે પુનર્જન્મ બીજી રીતે તો નથી થતો એમ જેમ નવ થયા ને નવ મનુષ્ય હતા પછી દેવ થયા ને તો કર્મોથી એ પુનર્જન્મ થયો એવું કોઈ માનતું હોય તો નહીં ઉદાહરણ આપ્યું કે પુનર્જન્મ પણ જીવ થાય તેથી તે જીવ છે કારણ કે આનંદ નથી હવે જીવ જ રહ્યો ને જીવ નું બધું બતાવે છે એવું છે પણ જેથી અહીં શ્રીધર આદિ જીવનો પુનર્જન્મ નથી માનતા ના આમાં જે લિંગદેહની ઉપાધિથી અહીંયા શ્રીધર જે કહી રહ્યા છે ને એનું ખંડન આ રીતે કર્યું છે એમ સમજવું જોઈએ એ લોકો પુનર્જન્મ માને છે હા પુનર્જન્મ માને છે ને શ્રીધર આદિ તો હા હા એ તો માનવું જ પડે મૂળ વાત એ નથી પણ એમને ત્યાં જે જીવ છે એ જીવ કોઈ અલગ પદાર્થ નથી પરંતુ બ્રહ્મ જે છે એ જ અંતઃકરણોપાધિથી કે લિંગ દેહની ઉપાધિથી જીવ ભાવને પ્રાપ્ત થયેલો છે એ એમનો સિદ્ધાંત છે ને શંકરાચાર્યજીનો એ કારણે ત્યાં એ સમસ્યા થઈ રહી છે એટલે એમને શું છે કે લિંગ દેહ ને થોડા વધારે અધિકાર આપવા પડી રહ્યા છે નહીં તો પુનર્જન્મ ઉત્પન્ન થાય નહીં તો ત્યાં એમને થોડી કસરત વધારે કરવી પડી રહી છે અહીંયા આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે કે લિંગ શરીર અને જીવ એ બંનેને અલગ માનવા એટલા માટે જરૂરી છે કે નહીં તો પુનર્જન્મની સ્થિતિ જ નહીં થાય એમ કારણ કે લિંગ દેહનો તો નાશ થઈ જાય છે મુક્તિમાં તો પછી લિંગ જે છે એ જો એને તમે જુદો ન માનો જીવથી તો પછી પુનર્જન્મ છે એની સંગતિ નહીં એટલા માટે અહીંયા રાખીએ આજનું નંદર પ્રણામ છે બેન પ્રણામ છે